જગ નિવાસ પ્રભુ પ્રભુ દેવતાઓના સમૂહે પ્રભુની ગર્ભસ્તુતિ કરી અને પોતપોતાના ધામમાં જવા લાગ્યા પ્રભુએ વિચાર્યું મારો રામ અવતાર છે રામ અવતારનો મૂળ હેતુ છે લોકોને વિશ્રામ આપવો અને આ દેવતાઓ હજી રસ્તામાં છે દેવતાઓ એના સ્થાનમાં પહોંચી અને વિશ્રામ લે ત્યારે હું પ્રગટ થાઉં એકમાત્ર હેતુ જગતને વિશ્રામ આપવાનો રામાયણ અને રામ બંનેનો હેતુ જગતને વિશ્રામ અને પરમ વિશ્રામ આપવાનો એકમાત્ર હેતુ છે તેથી દેવતાઓ પોતપોતાના સ્થાનમાં જવા લાગ્યા એક સંત કઈ સ્થાનમાં જવા લાગ્યા એટલે ત્યાં નહોતા ગયા એના અંશ સ્વરૂપે તો ધરતી ઉપર રીછ અને વાંદરા બનીને આવ્યા બીજા સ્વરૂપે ત્યાં છે પણ એ દેવતાઓ પોતપોતાના સ્થાનમાં ગયા એટલે ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે એમાં દેવતાઓની જે જે જગ્યા છે ત્યાં દેવતાઓ આવવા લાગ્યા ઇન્દ્ર ભગવાનની ભૂજામાં આવી ગયો સૂર્ય અને ચંદ્ર ભગવાનની આંખમાં આવી ગયો સમુદ્ર ભગવાનની જીભમાં આવી ગયો આમ તમામ દેવતાઓએ ભગવાન વિગ્રહ ધારણ કરવાના છે એટલે પ્રભુના સ્વરૂપમાં સ્થાન લઈ લીધું આમ પહોંચે નિજ નિજ ધામ જગ નિવાસ પ્રભુ પ્રગટે આખા જગતમાં જેનો નિવાસ આખા જગતનો જેનામાં નિવાસ એ શ્રી હરિ કૌશલ્યાના ભવનમાં ચતુર્ભુજ રૂપ લઈને પ્રગટ્યા છે એકવાર જય જયકાર બોલીએ ચતુર્ભુજ ભગવાન હજી ચતુર્ભુજ નારાયણ પ્રગટ્યા છે રામ જન્મની વધાય હું સ્પષ્ટ કહીશ પછી જ આપણે આરતી ને એમાં જઈશું માટે હવે ચાર ભૂજાએ પરમાત્મા પ્રગટા નારાયણ રૂપે માં કૌશલ્યાએ દર્શન કર્યું અને ગોસ્વામીજી કી કલમ ફડક ઉઠી ભય પ્રગટ કૃપાલા કૌશલ્યા હિતકારી હર્ષિત ના ભતારી મુનિમાન હારી अद्भुत रूप लोचन अभिरामा तन घानु श्यामा निज आयुध भूषण वन माला नयन विशाला शोभा सिंधु खरा দুই তারে দৌড়ি আস্তুতি তোরি কেহি পর অনন্তা মারা গুণ জানা कीर्त वेद पुराण भजनता करुणा सुख सागर सब गुण आदर जया वैकृति सोममयित लागी जनयानुरागी प्रगट श्रीपन्ता ब्रह्माण्डनिकाया निरमित माया रोम रोम प्रतिवेद حول صومعتي جاءوا حاتي سنة ديرماتي किरण रहे ऊपर जा जब जाना प्रभु मुस्काना चरित बहुत विधि चहे कही कथा भाई मातू जाई जेही प्रकार सूत प्रेम माता पूनी बोली सोमार्ग डोली कजहू पातय की जैसी सुधीरा अति प्रिय श्रीला यह सुख मदन सुनि बचन सुजाना रोदन ठाना कोई बालक सुर भूआ यह चरित जे गावन हरिपाल पावन तेन परही भवन પ્રગટ્યા કૌશલ્યા હિતકારી માએ ચતુર્ભુજની ઝાંકી કરીને કહ્યું કે અનંતુ કયા શબ્દોમાં તમારી સ્તુતિ કરું સંતો એમ કહે છે કે પ્રભુના દર્શન કર્યા પછી માએ મુખ ફેરવી લીધું ભગવાને પૂછ્યું માં હું પ્રગટ થયો ને તમે મુખ ફેરવો બોલે હા પ્રભુ આપ પધાર્યા ધન્ય છે પરંતુ આપ વચન ચૂકી ગયા છે ભગવાને કહ્યું હું વચન ચૂકું તો આ બ્રહ્માંડ નો લય થાય વચન ચૂક્યા એ તો જાશે ચોરાશી વચન બ્રહ્મ ન ચૂકે તો મહારાજ ભાવમાં કદાચ આપ ભૂલી ગયા છે આપે અમને એવું વચન આપ્યું હતું કે નર રૂપમાં આવશો આજે તમે નારાયણ રૂપમાં આવ્યા છો આપે અમને એવું વચન આપ્યું કે દીકરો બનીને આવશો આજ બાપ બનીને આવ્યા છો હું મનુષ્ય નથી માં બોલે નહીં મનુષ્યને ચાર હાથ ન હોય બે હોય મનુષ્ય થવું હોય તો બે હાથ લખું આ દેશની એક માં ઈશ્વરને મનુષ્ય બનવાનું શીખવે છે એ છે હિન્દુસ્તાન જે ઈશ્વરને પણ માનવ બનાવવાની બનવાની શિક્ષા આપી પરમાત્માએ બે હાથ કરી નાખ્યા માને કીધું હવે કે હવે મનુષ્ય લાગો છો પણ પિતા જેવા લાગો છો બાળક તો નાનું હોય તમે નાના થઈ જાઓ હરી નાના થયા માને પૂછ્યું હવે બરાબર કે આ હજી વધારે નાના થાવ પ્રભુ વધારે નાના આ છે ભક્તિની તાકાત ઈશ્વરને પોતાની ઈચ્છા પ્રમાણે નાનો બનાવ બનતા બનતા થતા થતા હરી બિલકુલ બાળક જેવડા નાના થયા અને પછી માને પૂછ્યું કે હવે કે હવે બાળક લાગો છો પણ બોલો છો મોટાની જેમ બાળક તો રુદન કરે તમે રડો બોલે હું રડું એ તને ગમશે કે નહીં મહારાજ તમારા ભક્તોને પ્રસન્ન કરવા માટે એનું દુઃખ તમે લઈને તમે રુદન કરજો અને જેથી કરીને તમારા ભક્તો ગાતા થાય આમ માએ કહ્યું ના સુજાન શબ્દો સાંભળતા બચન સુજાના રોદન ઠાના કોઈ બાલક સુર यह चरित देगा वो हरिपाद पावनी તુરંત પરમાત્માએ બાળકનું રૂપ લઈ અને રુદન શરૂ કર્યું ને ભગવાન જ્યાં રડ્યા અયોધ્યામાં ખ્યાલ આવી ગયો જય જયકાર થયો બોલીએ રામચંદ્ર વિપ્રધેણુ સુર સંદહિત લીન મરુજ અવતાર નિજ ઈચ્છા નિરમિત રુદનનો અવાજ વધ્યો ગલીઓમાં રાણીઓને મહેલોમાં બધાને ખબર પડી કે બાળક રડે છે માં કૌશલ્યાએ પ્રસૂતિની પીડાનો કોઈ ખબર આપવાની અને સીધું બાળક રડે બધા સંભ્રમ દોડ્યા માનસકાર કહે રુદન પરમ પ્રિય બાણી संभ्रम जली हे दशरथ पुत्र जनम सुनिखाना मानव માં કૌશલ્યાના અંકમાં અનુપમ બાલક રડી રહ્યું છે રાણીઓ દોડ્યા દાસીઓ દોડી દરબારમાં જઈ મહારાજને કીધું મહારાજ બધાય હો બધાય હો આપને ત્યાં લાલા ભયો છે પુત્ર જન્મની વધાઈ થઈ બધા પરમાનંદમાં ડૂબ્યા છે વશિષ્ઠ મહારાજ પધાર્યા અને પછી તો પરમાનંદ મોરી મનરા બધા અયોધ્યા પરમાનંદમાં ડૂબી રામ જન્મ મહોત્સવ ની વધાઈ શરૂ થઈ આ વ્યાસ ગાદી ઉપરથી આપ સબકો રામ જન્મ કી વધાય હો અયોધ્યામાં જન્મોત્સવ ની વધાઈ શરૂ થઈ ઉત્સવ શરૂ થયો જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુરારે જય જય શ્રી રામચંદ્ર અવધ जय जय श्री राम चंद्रवन जय जय श्री रामचंदव जय जय श्री राम जय जय श्री रामचंदवारे જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે જય જય શ્રી अवध के दुलारे जय जय श्री रामचंद्र अवध के दुलारे जय जय श्री रामचंद्र अवध के दुलारे अवध में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद लानकी हाथी दियो घोड़ा दियो और दियो पानकी हाथी दियो घोड़ा दियो और दियो पानकी हाथी दियो घोड़ा दियो और दियो पानकी जय रघुवर लानकी अवध में आनंद भयो जय रघुवर लानकी जय रघुवर लानकी જય રઘુવરી લાલ કી તમે આનંદ ભયો જય રઘુવરી લાલ કી તમે આનંદ ભયો જય રઘુવરી લાલ કી જય રઘુવરી લાલ કી રઘુવરી લાલ શ્રી રામચંદ્ર કૃપાલ શ્રી રામ पारो भजवन हरण भवभयदानम् हरण इति वदति तुलसीदास शङ्कर देश मुनिमर रञ्जनम् પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસ મહારાજ પવન તનય સંકટ હરણ மங்கள மூலத்திலும் ராம சீதா சகித ஹரிதய பசம் बोलिए हनुमान जी महाराज की बोलिए पूज्य पाल સ્વામી તુલસીદાસ મહારાજ કપાથ કરું يا هم પ્રથમ તો આપ સૌની શ્રદ્ધાને મારા નમન કે જે રીતે વાતાવરણે પલટો લીધો અત્યારે ચિત્રકૂટ ગામમાં જે સ્થિતિ છે એવી પરિસ્થિતિમાં પણ આપ એટલી શ્રદ્ધા અને શિસ્ત લઈને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી ગયા છો રામકથા પ્રત્યેના તમારા આ અનુરાગને મારા ગાદી ઉપરથી ફરી એક વખત નમન બાપ કોઈ ભરોસામંદ વ્યક્તિ અંદરથી સાચો હોય પૂર્ણ રૂપેણ અને એ જ્યાં સમર્પિત થવા જાય જ્યાં એને સમર્પણ કરવું છે એ સ્થાન એ વ્યક્તિ જો એને સ્વીકાર ન કરે એ વખતે શ્રદ્ધા અને વિશ્વાસથી ભરેલી વ્યક્તિને બહુ જ વેદના થાય એક દ્રશ્ય બીજું સામેની વ્યક્તિ એવું કંઈક વર્તન કરે અને શ્રદ્ધાવાન વ્યક્તિ એને પ્રેમ કરનારી વ્યક્તિ એને ડર લાગે કે મને ક્યાંક આનામાં વહેમ ઉભો ન થાય એક બીજું દ્રશ્ય શ્રી હનુમાનજી મહારાજ સાક્ષાત વિશ્વાસનું સ્વરૂપ એને જ્યારે માં સ્વીકારવાની ના પાડે છે કે તું કહે છે કે હું રામદૂત છું પણ હું કેમ માનું રામદૂતની પરિભાષા શું ઘણા લોકો કહે કે હું રામદૂત છું એટલે ભક્તિ કહે હું શું સ્વીકારી લઉં એ વખતે હનુમાનજીના હૃદયમાં એક પીડા શરૂ થઈ અરે રે કૈલાસથી કૂદકો મારીને ઋષિમુખ પર્વત ઉપર આવ્યો ત્યાંથી કૂદકો મારી બધાની સાથે દોટ મૂકી અને સમુદ્રને કિનારે આવ્યો સમુદ્રને એ તટથી છલાંગ મારીને આ કિનારે આવ્યો અનેક વિઘ્નોને મુદ્રિકાના પ્રતાપે પાર કરતો કરતો હું જેની પાસે આવીને સમર્પિત થયો છું અને માં કહીને ઉભો રહ્યો અને એ માં મારા ઉપર સંદેહ કરે છે કે તું રામદીવ તેનું પ્રમાણ છું આ એક સ્થિતિ હોય છે સાધકની અને એક સ્થિતિ આ સ્થિતિમાં એવી પરિસ્થિતિ કે સામેની વ્યક્તિ સંદેહ કરે છે કે તું રામ ભગત છે એનું પ્રમાણ શું એટલે તો જાનકીજી પૂછવાના છે નર બાનર હિસંગ કમ કહેશે વાનરને મનુષ્યને સંગ કેમ થઈ શકે મારી બુદ્ધિમાં નથી ઉતરતું શ્રદ્ધેય વ્યક્તિ સંદેહ કરે છે અને એક બીજું રૂપ જેનો સંકેત હું તમને કદાચ પહેલે બીજે દિવસે કે આપી ગયો છું મથુરાના રાજભવનમાં ભગવાન શ્રી કૃષ્ણ યશોદાને યાદ કરીને જ્યારે રડી પડ્યા ત્યારે ઉદ્ધવને બીક લાગી ત્યાં શું કામ રડે છે ત્રિગુણાતીત બ્રહ્મ જેને જગતની કોઈ વસ્તુ સ્પર્શે નહીં આ માણસની જેમ યશોદાને યાદ કરીને રડે અરે તારે રડવું હોય તો રડ પણ હે ગોવિંદ તારા ઉપર મને ક્યાંક વ્યામ ના આવી જાય મારી ભક્તિ જે માંડ ઊંચે ગઈ એમાંથી ક્યાંક પડી જાય આ સાધકનો ડર છે બા કારણ કે ઉદ્ધવ બુદ્ધિ સત્તમ શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવ બહુ જ બુદ્ધિમાન છે ભગવાન મહાવીર સ્વામીએ પોતાના આગમોમાં એક વાત સ્વીકારી છે બાપ કે તર્કને બુદ્ધિને હું સ્વીકારું છું આ એ વખતની ભગવાન મહાવીર સ્વામીની ભાષામાં બોલાયેલા શબ્દો હું એનું ગુજરાતી કહી રહ્યો છું એ મૂળ શબ્દો મને યાદ નથી પચીસો વર્ષ પહેલા કહેવાયેલી આ આગમવાણી કે એમ કહે છે કે તર્કને બુદ્ધિને હું સ્વીકારું છું પણ સાથો સાથ એ પણ સ્વીકારું છું કે બુદ્ધિવાદ એ સ્વીકાર્ય છે પણ એ સર્વત્ર સાર્થક જ હોય છે એમ કેવું ભૂલ કરેલું છે બુદ્ધિ અને તર્ક બધી જ જગ્યાએ સાર્થક બને છે એમ કહેવું એ યોગ્ય નથી એમ ભગવાન મહાવીર સ્વામી કહે છે કારણ કે બુદ્ધિ ક્યારેક પ્રેમ પ્રદેશમાં નિષ્ફળ જાય છે આજે આજે ઘણા લોકો એમ પૂછે છે કે મીરાબાઈ ઝેર પી ગયા અને ઝેર ન ચડ્યું બુદ્ધિ સ્વીકારવાની ના પાડે સીધી વાત છે પણ આજે વૈજ્ઞાનિકો પ્રયોગ કરે છે કે જે માણસ પૂર્ણ પ્રેમમય હોય એને આજ પણ વિષ ન વ્યાપી શકે કારણ કે એના લોહીના કેમિકલ્સ બદલી જાય આજનું વિજ્ઞાન એને સિદ્ધ કરી રહ્યું છે પૂર્ણ પ્રેમ શબ્દ યાદ રાખો કારણ કે મારા તમારા લોહીમાં ઝેર એને ચડે જેના લોહીમાં થોડુંક ઝેર હોય અતિ પ્રેમ પૂર્ણ દશાને લીધે જેના રક્તના રસાયણો બદલી ગયા એને તમે ઝેર આપો તો ઝેર ન ચડે મીરા કેટલી કૃષ્ણ પ્રેમમાં ડૂબેલી હશે એને ખબર નથી હાથમાં લોકો આજે નથી કઈ કોઈ ઘણા ધર્મના ભાઈ બહેનો હાથમાં અંગારા લઈ લે છે ફૂલ ફૂલલા નથી પડતા અગ્નિ ઉપર ચાલી જાય છે હા નથી થતું શું નવાય આપણો પ્રહલાદ થાંભને પકડી અને જીવતો રહી ગયો હોય તો શું આશ્ચર્ય વૈજ્ઞાનિક સત્ય છે કારણ કે અતિ પ્રેમમાં અતિ ભજનમાં મારા તમારા જેવું લોહી ભજનાનંદી પુરુષોનું નથી રહેતું એ રંગ લાલ હોય છે બાકી એમાં કોઈ બીજું જ તત્વ ઘૂંટાતું હોય છે હું એક ખોજનો ગ્રંથ વાંચતો હતો થોડા દિવસ પહેલા મને વાત બહુ ગમી નવાઈ લાગી પહેલી વાર જાણી કોઈએ એવી શોધ કરી છે કે જેટલા સર્પો આ દુનિયા ઉપર છે જેટલા સાપો છે એમાંથી ત્રણ ટકા સાપમાં ઝેર હોય છે સત્તાણું સાપમાં ઝેર નથી સો સર્પ લો એમાંથી ત્રણમાં ઝેર હોય છે હવે આમે એક અભ્યાસોનો લેખ વાંચ્યો છે એ ખોજ વાંચી છે હવે હું મદારીઓને પૂછીશ મારે ત્યાં બદાડીઓ મારે ત્યાં આવ્યા કરે છે એ આવે એટલે પછી હું એનો ખેલે જોઉં એને હું પૂછીશ કે આ ક્યાં સુધી સત્ય છે ખોજ કરનારનું કહેવું એમ છે કે સત્તાનું સર્પમાં ઝેર નથી પણ સર્પ કરડે છે એ વખતે માણસની માનસિકતા પૂર્ણ રૂપેણ એવી બની જાય છે કે મને ઝેર ચડ્યું છે એટલે ઝેરનો અનુભવ થાય છે અને પછી એની સામે પાછું એવી જ માનસિક અનુભૂતિ કે કોઈ મંત્ર દ્વારા ઉતારી નાખે છે એટલે ઉતરી જાય છે મૂળ તો ચડ્યું જ હોય નહીં કારણ કે એ સાપમાં ઝેર જ નહોતું આવા પ્રયોગો થઈ રહ્યા છે અને વિચારવા જેવા પ્રયોગો છે બની શકે આવો પ્રયોગ કરશો નહીં મારી વિનંતી તમને પણ ખાલી જાણવા ખાતર કહું એ ખોજમાં એવું લખ્યું છે કે કોઈને ઉંદરડો કરડી જાય અને જોયો ન એ ઉંદર અને એને તમે બધા ભેગા થઈને કોઈક સાપ જ હતો સાપ જ હતો એને ઝેર ચડશે નહીતર ઉંદરનું ઝેર નથી એને વિષ ચડવા એક માનસિકતા એવી બને શરીરનું પરિવર્તન મન ઉપર કેટલું આધારિત છે તો પછી આ માનવું જ રહ્યું કે જેની રગરગમાં પૂર્ણ પ્રેમ વહેતો હોય ભજન જ વહેતો હોય એને ઝેર ન ચડે એટલે કબીર કહે શૂન્ય મરે શૂન્ય મરશે શૂન્ય મરે અજપા મરે અનહદ હું મર જાય પણ રામ સનેહી ના મરે કહ કબીર સમજાય જેના મોઢામાં મુદ્રિકા હશે એ અમર હશે એ અજર અમર હશે એને વિષ ન ચડે જેનામાં પ્રેમ જ રહેતો હોય વિષવાળાને વિષ ચડે કેમ સંતોને મહાપુરુષોને કોઈનું વિષ ચડતું નથી કોઈ પારકા લાગતા નથી તાનમાં ખીલા ભોંકી દે મોઢા ઉપર થૂકે કોઈ શૂળીએ ચડાવી દે કોઈને હિજરત કરવી પડે કોઈને જેલમાં પૂરે કોઈને વિષ પીવડાવી દે છતાંય કેમ આ લોકો બધા હસતા જ રહ્યા કારણ કે એને વિષ ચડ્યું જ નહીં नरेश्व भिक्षणम मदभाव श्रीमद भागवत उद्धव जी ना एक प्रश्न में भगवान श्री कृष्ण बोलया उधो नरेश्व भिक्षणम मदभावो पुंसो भाव यता चिरात स्पर्धा सुया तिरस्कारा साहंकारा वियंती ही चार प्रकार ना झेर उतरी जाए आ चार झेर छे बाप एक तो स्पर्धा झेर छे बीजी ईर्ष्या झेर छे त्रीजी तिरस्कार नफरत उपेक्षा झेर छे और चौथो अहंकार ई झेर छे उधो ઉદ્ધવ કૃષ્ણને બહુ વાલો છે ભગવતજીમાં બોલે ત્યારે કેટલું મીઠું લાગે ગચ્છ ઉદ્ધવ ઉધો તું વ્રજ જા બાપ ઉજા ગચ્છ ઉદ્ધવ ચાર પ્રકારના ઝેર કઈ રીતે ઉતરશે નરેશ્વ ભિક્ષણમ મદભાવો પુંસો ભાવ યથા ચિરાત જ્યારે પ્રાણી માત્રમાં વ્યક્તિને કેવલ મારો જ પ્રેમ ભાવ દેખાશે એક એક વ્યક્તિમાં જ્યારે મારો જ ભાવ દેખાશે તે દિવસે એનું સ્પર્ધાનું ઝેર ઈર્ષાનું ઝેર તિરસ્કારનું ઝેર અને અહંકારનું ઝેર તત્ક્ષણ ઉતરી જશે હવે સંતોને મહાપુરુષોને આખી દુનિયા એ જ રીતે દેખાતી હોય છે નરસિંહ તો કહે સકલ લોકમાં સૌને વંદે એટલે એનામાં તમને સ્પર્ધા નહીં દેખાય જેનામાં સ્પર્ધા હોય સમજવાનું કે કંઈક બીજું તત્વ કામ કરે સ્પર્ધા વિશ છે બીજા ક્ષેત્રોમાં સ્પર્ધા ઠીક છે પણ ધાર્મિક અને અધ્યાત્મ ક્ષેત્રમાં તો શ્રદ્ધા હોવી જ ન જોઈએ સ્પર્ધા હોવી જ ન જોઈએ સ્પર્ધા હું આને ઓવરટેક કરી જાઉં હું આને ઓવરટેક કરી જાઉં એ અધ્યાત્મ ક્ષેત્રનું લક્ષણ નથી ઈર્ષા તિરસ્કાર અને અહંકાર ચાર વસ્તુ શ્રીમદ ભાગવતજી બતાવી વિયંતિ પ્રાણી માત્રમાં જેને શ્રીહરિની જાણતી થાય એના શરીરના રસાયણો બદલે જેમ ભગવાનનું શરીર આપણા જેવું હોય પણ મારો વાલ્મીકીજી કહે કે નહીં આપણા જેવું છે શરીર પણ પ્રભુનું શરીર કેવું છે બે હાથ મસ્તક બધું આપણી જેમ જ છે પણ વાલ્મીકીજીએ ભગવાનનો અંદરનો ફોટો લઈ લીધો અને વાલ્મીકીજી બોલ્યા અયોધ્યા કાંડમાં ચિદાનંદમય દેહ તુમા चिदानन्द चिदा વિકારોથી મુક્ત આપનું શરીર છે આપનું શરીર ચિદાનંદ છે અધિકારી લોકો એને સમજી શકે છે તો આજે એમ થાય કે મીરાને ઝેર ન ચડ્યું નથી ચડ્યું હકીકત છે કે જેની પૂર્ણ પ્રેમમય સ્થિતિ એને વિસ્મય ન કરી શકે બહુ નાનું છે વિષ બહુ નગણ્ય છે વિષ એનો કોઈ કોઈ એટલો બધો મહિમા નથી હરિનામના પ્રતાપની આગળ પરંતુ બુદ્ધિનો પ્રદેશ હૃદયની આ ભૂમિકાને સમજવામાં સફળ નથી થતો એટલે ભગવાન મહાવીર સ્વામી કહે કે હું તર્કને માનું છું બુદ્ધિ યોગને સ્વીકારું છું પરંતુ બુદ્ધિ દરેક ક્ષેત્રમાં સફળ જ થશે સાર્થક થશે એમ કેવું ભૂલ કરેલું છે ઉદ્ધવ બુદ્ધિ સત્તમાં છે બહુ જ બુદ્ધિમાન છે અને ભગવાન કૃષ્ણને રડતા જુએ એટલે આ બુદ્ધિ હૃદયના પ્રદેશને માપી શકતી હવે એને ભરોસો બરાબર છે કે કૃષ્ણ ઈશ્વર છે પણ રોવે ના એટલે ઉદ્ધવને બીક લાગે કે મહેરબાની કરીને આવું નહીં કરો ક્યાંક મારી શ્રદ્ધા ઉડી જશે ક્યાંક મને તારા ઉપર વેમ પડશે તો હું ક્યાં જઈશ પછી આ જગતમાં મારું કોણ આની ઉદ્ધવને બીક લાગે અને આપને પણ પ્રાર્થના કરું બાપ સતત આ બાબતમાં ડરતા રહેજો કે અમને ક્યાંક શાસ્ત્રમાં વેમ ન પડે અમને રામાયણમાં ગીતામાં અમારા વેદોમાં અમારા આચાર્યોમાં અમારા અવતારોમાં હે હરી અમને બે બે ધક્કા નહીં મારતો એક તો સંસારે લાત મારી ને બીજા સંદેહ જો લાત મારશે તો અમારું કોઈ સ્થાન નહીં રહે ઉદ્ધવનું આ સ્વરૂપ મને બહુ ગમે છે એટલે વખાણું છે એ માણસ ઢીલો થઈ જાય છે તમે સાચા હો તો પણ મારી સામે મહેરબાની કરીને ન રડો હું નથી સહી શકતો મને સંદેહ થશે તો પછી હું ક્યાં જઈશ તમે મારો વિચાર કરો ગોવિંદ તમે શું કામ રડો છો ઉપનિષદોનો તું બ્રહ્મ છે હું જાણું છું ગાયો ચરાવી એ તો તારી ઉદારતા છે બાકી તું સાક્ષાત બ્રહ્મ છો બિલકુલ ઉદ્ધવની પાસે જઈ એના ગાલ ઉપર હાથ મૂકી કહે છે મારા બાપ તને આટલી મારા ઉપર લાગણી છે ના તો ગચ્છોદ્ધવ ઉદ્ધવ એક વાર વ્રજ આંટો માર્યા જે યશોદાને યાદ કરતા મને આંસુ આવે છે એ યશોદાને એક વાર મળ્યા એ નંદને એકવાર પ્રણામ કરી પ્રસંગ બહુ જ કરુણાથી ભરેલો છે મારે આપને સિદ્ધાંતના રૂપમાં કહેવું છે કે બે સ્થિતિ હોય છે બાપ ક્યારેક ક્યારેક બુદ્ધિ પ્રધાન સાધકને એ પરમ તત્વમાં વહેમ ન જાગે એની ડર લાગે છે અને ક્યારેક ક્યારેક પરમ તત્વ વિશ્વાસ વ્યક્તિમાં સંદેહ કરે કે તું રામનો દૂત ક્યાંનો હનુમાન તું વાનર રામ મનુષ્ય અને તું રામદૂત એ હું કેમ માનું આ બે પરિસ્થિતિ સાધના માર્ગમાં હૃદય પ્રધાન લોકોને અને બુદ્ધિ પ્રધાન લોકોને આવતી હોય છે હૃદય પ્રધાન હોય એને હનુમાન જેવી સ્થિતિ આવે બુદ્ધિ પ્રધાન હોય એને ઉદ્ધવ જેવી સ્થિતિ આવે રમણ મહર્ષિને કોઈ ઘણા ભણેલા ગણેલા માણસો મહર્ષિ રમણ પાસે જતા મહર્ષિ રમણથી આપ પરિચિત છો આ દેશનો કોણ નાગરિક પરિચિત ન હોય એક જ વાક્ય ઉપર આખી જિંદગીની સાધના હતી હું કોણ હુ એમ આઈ એક જ વાક્ય પર સમગ્ર જીવનની સાધના રમણ મહર્ષિની હતી પ્રકાંડ બુદ્ધિમાનો એની પાસે જતા અને એને પૂછતા કે તમને ઈશ્વર દર્શન થયું છે બોલે કામ શું છે હેતુ શું છે તમારો કે તો અમને દર્શન કરાવો એવું કેતા અમને દર્શન રમણ મહર્ષિ બહુ સરસ જવાબ આપતા કે હું તને ઈશ્વર દર્શન કરાવી નહીં શકું પણ હું તને ઈશ્વર બનાવી દઉં કારણ કે તું છો મારે તો ખાલી પડદો જ ઉઘાડવાનો છે અનાવરણ કરવાનું છે તું છો જ બુદ્ધિ પૂછે છે મને ઈશ્વર દર્શન કરાવો હૃદય કહે છે તું જ પ્રભુ છો શ્રી રામમય સબ જગ જામે તો હૃદય પ્રધાનને જ્યારે કોઈ શ્રદ્ધેય એને સ્વીકારે નહીં ત્યારે હનુમાનજીની જે પરિસ્થિતિ છે એક બાળક એની માની પાસે જાય ને એમ મા મા કરે મા એમ કહે કે તું મારો દીકરો છે એનું પ્રમાણ શું ત્યારે બાળકને કેવો ઘા લાગે એવું કંઈક થાય એટલે તો ઉપરા ઉપરી મા મા બોલ્યા કરે છે હનુમાનજીની ભૂખ એ છે મને બાપ મળ્યો પણ હજી માં નથી મળી મારું પરિપૂર્ણ લાલન પાલન તો ત્યારે થશે મને માં પણ મળે બાપ તો મળ્યો છે મને પણ મારે માં જોઈએ છે અને હનુમાનજી કહ્યું રામ દૂત મેં માં તું જાન હું રામ ભક્ત હું રામ સેવક આમ આપણે બોલીએ એટલે કઈ ભક્તિ થોડી સ્વીકારી લે સમાજ તો સ્વીકારી લે કે ભાઈ આ છો તમે લો પણ ભક્તિ થોડી સ્વીકારે ભક્તિ તો અનેક કસોટી કરશે અને જ્યારે કોઈ રીતે હનુમાનજીને સ્વીકારાતા નથી ત્યારે હનુમાનજીએ ન છૂટકે આ અંતિમ પ્રયોગ કર્યો છે સત્ય સપાથ નહીતર ભક્ત કોઈ દિવસ ભગવાનના સોગંદ ન ખાય સાચો પ્રેમી પોતાના પ્રીતમના સોગન ન ખાય ચેલો સાચો હોય ગુરુના સોગન ન ખાય સાચો સ્વાધ્યાયી સાચો ઉપાસક સાચો શાસ્ત્ર અધ્યયન કરનારો એ ગ્રંથના સોગન ન ખાય વાત વાતમાં પાંચ મિનિટમાં દસ વાર સોગંદ ખાય એનો બહુ ભરોસો ન કરવો તમારા સોગંદ મારા સોગંદ તમારા સોગંદ મારું મોઢું ન ભાળો એનો બહુ ભરોસો ન કરવો હનુમાનજીને ફરજ પડી રઘુનાથજીના સોગંદ ખાવાની ઓહો લવો કેમ બળ્યો છે એ જીભ કેમ બળ્યું છે જે મોઢામાં રામ નામની મુદ્રિકા હતી એ મુખમાંથી રામની સોગંદ બોલવાની અરે અમારા જેવા કેટલાય હનુમાન મરી જાય હનુમાન ને થયું પણ અમારા રામના સોગંદ અયોધ્યા તો આમ જ માંગે છે ને અયોધ્યા કાંડમાં મરી માંગ સદકો ચિત્રકૂટમાં અયોધ્યાવાસીઓ ગયા છે આખી અયોધ્યા ચિત્રકૂટમાં ગઈ છે ભરતની સાથે અને બધાને ઝાડની નીચે કુટિયામાં જ્યાં જ્યાં જગ્યા મળી નગર વસી ગયું અને સવારમાં પંચદેવની પૂજા કરે સૂર્ય નમસ્કાર કરે શિવ અભિષેક કરે ગણેશજીને પૂજે ભવાનીને પૂજે પંચદેવની પૂજા કરે આ બધા રમા રમાનું બંદી બહુ આમ પાંચે પાંચ શંકરાચાર્યની જે પદ્ધતિ એ અયોધ્યાવાસીઓ અપનાવે અને જ્યારે પૂજા પૂરી કરે ત્યારે બધાની પાસે અવધવાસીઓ હાથ જોડીને એક જ માંગે કે અમારી સાધનાનું ફળ જો આપને આપવું હોય તો આટલું જ આપો કે આ રામ અને જાનકી અયોધ્યા આવે ગાદી ઉપર બેસે અને ગાદી ઉપર બેઠા હોય અને જોતા જોતા અમે એની પહેલા મરી જઈએ આ સિવાય મરી આ છે પ્રેમ અમે એના પહેલા મૃત્યુ પામીએ હનુમાનજીને થાય છે હું એક નહીં મારા જેવા કેટલાય હનુમાન મરો પણ રામના સોગંદ હું કેમ ખાઉં પરંતુ માના સ્વીકારતી નથી માં એ પ્રશ્નો કર્યા છે કસોટીની એરણે ચડાવ્યો છે અને તેથી ના છૂટકે હનુમાનજીને અંતિમ પ્રયોગ કરવો સત્ય સપથ કરું હવે પ્રશ્ન એ છે કે એમણે કરુણા નિધાનના સોગંદ શું કામ ખાધા પોતાની જાતને એક તો બચાવી મર્યાદાના ક્ષેત્રમાં રામના સોગંદ ન બોલ્યા રામદૂત રામ કસમ નથી કહેતા કઈક વિશેષ ભૂમિકા છે ત્યાં પણ મુદ્રિકા જ છે ગંગાને કિનારે પણ પેલો કેવટ છે એ રામના સોગંદ સીધા ખાઈ જાય છે મોહિરામ રામ આમ दशरथ सपत सब साची कहो बरु तीर मार लखन पे जब लगिन पाए पखारी हो तो लगिन तुलसी दास नाथ कृपाल उपार उतारी हो रामना सौगन ने कहा हनुमान जी राम शब्द नहीं बोलता जय राम नाम अंकित मुद्रिका मारा मुख मुखमा जे राम नाम ना प्रतापे हूं परमात्मा ने मारे આધીન करी શક્યો જે રામ મંત્ર મારું જીવન છે એ રામના સ્વગંધ કેવું ખાવ તો પછી રઘુનાથ ના ખાવા જોઈએ તો રામ શબ્દ ન વાપરે ઠીક છે રઘુનાથના સ્વગંધ તોય કામ થાત રઘુપતિના સોગંદ તોય કામ થાત રઘુવીરના સોગંદ તો પણ કાર્ય થાય પણ આમાંથી કોઈ શબ્દ રામચરિત માનસમાં રામજી માટે જેટલા શબ્દો વપરાયા છે એમાંથી કોઈ શબ્દ એકને છોડીને હનુમાનજીએ નથી અહીંયા ઉપયોગ કર્યો પણ કરુણા નિધાનના મને સોબંધ આવું બોલ્યા અને એ શબ્દએ એવો જાદુ કર્યો કે જે માં હનુમાનજીની સામે નહોતા જોતા એ જાનકીએ તુરંત હનુમાનની સામે જોયું જાનકીને ભરોસો થઈ ગયો જ્યારે કરુણા નિધાનના સ્વાગત કારણ કે કરુણા નિધાન શબ્દમાં જાનકીજીનું બહુ જ અંતરંગ જોડાણ હતું રામને કૌશલ્યા રાઘવ કહેતા દશરથજી રામ કહેતા કોઈ વળી કઈ કહેતું કોઈ કઈ કહેતું જનકપુરમાં રામ ગયા તો ત્યાં વળી સસુર પક્ષ હતો તો બધા જુદી જુદી રામને બોલાવતા પણ ભગવાન રામ માટે જાનકીજીનું અંગત સંબોધન હતું કરુણા નિધાન જાનકીજી જ્યારે રામજીને બોલાવે સંબોધન કરે જેમ પતિ પત્ની વચ્ચે કંઈક અંગત સંબોધન હોય છે પ્રેમ ભર્યું સંબોધન એ બે જણા જાણતા હોય એ તો આપણે કાઠિયાવાડમાં તો એ એમાં તો આખું બધું આવી ગયું એ કે એટલે તરત જ પૂરું પતિ પત્ની ની વચ્ચે જે ગોપ્ય સંબોધન હોય છે જાનકીજી રામજીને સદૈવ કરુણા નિધાન કહેતા હવે સીતાજીને એ રામ કરુણા નિધાન છે એ શબ્દ ક્યાંથી મળ્યો એનો ઉકેલ રામાયણે આપ્યો છે પુષ્પ વાટિકામાં જાનકીજી જાનકીજીએ રામજીને જોયા અને જાનકીજી સમર્પિત થયા પછી એ ભવાનીના મંદિરમાં ગઈ અને માં દુર્ગાની સ્તુતિ કરી નવરાત્રિ આવી રહી છે અને ભવાનીએ સખીઓની સાથે દુર્ગાના મંદિરમાં માં ભવાનીની સ્તુતિ કરી સખીઓની સાથે પ્રસંગ આવ્યો તો તમને થોડી ભૂલી જાઉં તો કહી દઉં નવરાત્રિ આવે છે ભાઈઓ બહેનો રાસ ગરબા લેજો પણ ભારતીય સંસ્કૃતિ ને કલંક લાગે એવા ઠેકડા ન મારતા મારી તમારી સંસ્કૃતિને અનુરૂપ રાસ ગરબા તું થાકી ગઈ અને બે વાગ્યા સુધી ગરબા લીધા એનો કોઈ થાક નહીં એટલે તો સાસુઓને બોલવાનો અવસર મળે પણ એનો થાક નથી લાગતો જ્યારે હૈયું ભારતીય સંસ્કૃતિ સાથે રાસે રમે મા દુર્ગાની સ્તુતિ જાનકી એ સખીઓના સંગે કરી છે અને મને તો એમ લાગે કે એ ખાલી સ્તુતિ ઉભા ઉભા નહીં કરી હોય એકાદું રાઉન્ડ લીધો છે આઠ રામાયણમાં પ્રસંગ છે હવે મંદિર ઉઘાડો મોરી હે દુર્ગા હે જગજરણી મંદિર બાર ઉઘાડ કારણ ગગન કે રે ચોખે આવી આનોર તાનીરા પુરુષોત્તમ ઉપાધ્યાય આવી નો રહેતા ગગન કે આવી નો રહેતા હવે મંદિરના એ ત્યારે હા ભાઈ બહેનો ભારતીય સંસ્કૃતિને શોભે એવી રીતે રાસ એવું કરજો tudo. છે તો આપ નહીં ખૂબ બાપ આપણી સંસ્કૃતિને દીપે એમ રાખ આપણી સભ્યતાને ન શોભે એવું ન કરવું જાનકીજી ભવાનીના મંદિરમાં ગયા માણસનો પ્રસંગ આઠ સખીઓએ આટલા વર્ષ સુધી નહોતું લાગતું આજ મને એમ લાગે છે કે એને રાસ જ લીધો હશે નહીતર આ પ્રસંગ પાંચસો ને ચોત્રીસ વાર મેં વાપર્યું છે પણ એમ લાગે છે સખીઓની સાથે જાનકીજી તે દિવસે કદાચ જાનકીજી ગવડાવતી હશે અને આઠ સખીઓ ગાતી હશે એવું હશે સાક્ષાત અને કેવો ગરબો ગાયો કે ભવાનીની મૂર્તિ ડોલી ભવાનીની મૂર્તિ બોલી અને સ્વયં ભવાનીએ પોતાના ગળાનો પ્રસાદીનો હાર આપ્યો અને બોલીને આશીર્વાદ આપ્યો जाहि राज मिलहि सोबल सहज सुन्दर सामरो करुणा निधान सुजान सीर सनेह जानत राम સ્તુતિ કરી જય જય ગિરિવર રાજ કિશોરી આદિ પંક્તિઓથી પણ ભવાની જ્યારે સ્તુતિ સાંભળીને પ્રસન્ન થયા ત્યારે રામાયણમાં લખ્યું ભવાનીની મૂર્તિ બોલી પથ્થરો બોલે જરૂર બોલે પણ એને સાંભળવા માટે બીજા કામ જોઈએ આ કાન નથી ચાલતા બાકી બોલે છે ચોક્કસ બોલે તો સ્તુતિ કરી અને ભવાની બોલ્યા એ બોલ્યા એમાં ભવાનીએ જાનકીને કીધું કે તારા મનમાં જે સાવરો રાજકુમાર અત્યારે બગીચામાં તે જોયો અને તને ગમી ગયો તું સમર્પિત થઈ વૈદેહી એ સાવરો તને જે પસંદ પડ્યો એ તને મળશે એ કેવો છે કરુણા નિધાન આ ભવાનીએ નામ આપી દીધું એને કે કરુણા નિધાન છે એ મિથિલાની પુષ્પ વાટિકામાં ભવાની દ્વારા જાનકીને આ ગુપ્ત નામ આપેલું કે એ રામ કરુણા નિધાન છે એ નામ પકડી લીધેલું જાનકી પછી સીતાજી જ્યારે જ્યારે રામજીને એકલા મળે વિવાહ પછી ત્યારે સદૈવ આ સંબોધન કરતા કરુણા નિધાન આજ હનુમાનજીએ એ શબ્દનો પ્રયોગ કર્યો સત્ય શપથ કરુણા નિધાન કરુણા નિધાન અને જાનકી ચોકી ગયા કે આ મારા અને ભગવાનની વચ્ચેનું અંગત સંબોધન ત્રીજું કોઈ જાણતું નહોતું અને આ વાનર ક્યાંથી જાણી ગયું તો નક્કી સિદ્ધ થાય છે કે આ રામને મારા કરતા પણ કોઈ નજીકનો વ્યક્તિ છે કે ભગવાને ક્યારેક ખાનગી વાત કહી દીધી હશે કે મારી જાનકી મને બોલાવે ત્યારે કરુણા નિધાન કહે અને એ આજે શબ્દ વાપર્યો અને જાનકી હનુમાનની સામે જો બાપ કે હા કરુણા નિધાનના સોગન એ શબ્દ એને જનકની પુષ્પ વાટિકામાંથી મળ્યો કરુણા નિધાન સુજાન શીલ સને जानत यही भागी गौरी आशीष सुनी સહિત અમારે તલગાજરડામાં રાસ થાય ગુરુકુળમાં બહેનો દીકરીઓ છોકરાઓ રાસ કરે વિદ્યાર્થીઓ મહુવામાં થાય પણ મહુવામાં તો મોટું નગર પણ ચિત્રકૂટમાં અને ગુરુકુળમાં જ્યારે શરૂ થાય ત્યારે તો અમારે ક્રમ છે ગિરિજાની આ સ્તુતિ પહેલા ગવાય અને આ છંદ હરિગીત પહેલો ગવાય અને પછી રાસ થાય આપણી સંસ્કૃતિને ખૂબ પકડી રાખો બાપ જુવાન ભાઈ બહેનો આપણે ચૂકી જઈશું તો પછી કોણ સાચવશે ભક્ત गौरी आशीष सुनिय सहित ही हर्षी अली तुलसी भवानी पूजी पूरी पूरी उदित मानव yandan gauliyan kulu siyayya şanın Mangula mangala kulu Rama andı તો બે મિનિટમાં નોરતાનું ઉદઘાટન કરાવી નાખું આવો જય હો એક તાળી તારી શક્તિ ત્રિલોક તારી શક્તિ બધા બેઠા બેઠા જ ગાજો કોઈ ઉભા નહીં થશે નહીતર અવ્યવસ્થા થશે ભંજની त्रिलोके तारी शक्ति त्रिलोके गवाई भवानी सम सद्मास्वरूपे पूजु प्रेमचितने ए प्रथम पद्मास्वरूपे पूजु प्रेम लीला गंगे बहुतर अम या ચડાવું ચંદન ચડાવું ચામુંડાસ ને પધારો અંબા પાંચ પધારો અંબા અંબા Oh, oh. સ્વામી શૈલ બાલિકા રઘુપતિ પદ પરમ પ્રેમ તુલસી અચલ નેમ દેહુવે પ્રસન્ન પાહી પ્રણત પાલિકા દેહુવે પ્રસન્ન પાહી પ્રણત પાલિકા ઘડાડી ઘણણ ઘણાય બોબ ગાત એ મારી નમો આદ્ય નારાયણી એ મારી વિશ્વ રૂપવેરા गली जनी गली सघो बारक ની મરણ શક્તિ મારી વારો વારણ ધાર્મિક રામ એ મારી કારો એ મારી અંબે મા